પ્રજ્ઞા શક્તિ બે જાતની શક્તિઓ છે આત્માનું તો તેનું તે જ સ્વરૂપ છે જૈનોમાં વૈષ્ણવોમાં મજૂરોમાં બધાના આત્મા એક જ સ્વરૂપના છે પણ ફક્ત બે જાતની શક્તિઓ ઉત્પન્ન થાય છે અજ્ઞાનના જ સંજોગો ભેગા થાય એટલે અજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય એને અજ્ઞાન બ્રહ્મ કહેવાય એનાથી જગતનું સર્જન થાય આ અજ્ઞાશક્તિ ઠેઠ સુધી સંસારની બહાર જ ના નીકળવા દે એ આખો સંસાર કાળ પૂરો થતાં સુધી અનંતકાળ સુધી અજ્ઞાશક્તિ જ બધું ચલાવી લે છે જ્યારે જ્ઞાની પુરુષનો સાંધો મળે ત્યારે એ જ્ઞાન આપે પછી પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય છે એને પ્રજ્ઞાન બ્રહ્મ કહેવાય પ્રજ્ઞા અને અજ્ઞાનના સંયોગોનો વિયોગ કરાવી વિસર્જન કરાવે અને નિરંતર મોક્ષ તરફ મુક્તિ તરફ પ્રયાણ કરાવે જ્ઞાની પુરુષ મળ્યા સિવાય પ્રજ્ઞા ઉત્પન્ન થાય જ નહીં પ્રજ્ઞાધારીને બ્રહ્મશક્તિ ઉત્પન્ન થાય પછી અજ્ઞાશક્તિ નાશ પામે ત્યાર પછી પ્રકૃતિ શક્તિ બધું ચલાવી લે પ્રજ્ઞાશક્તિનો સ્વભાવ કેવો છે જ્યાંથી ત્યાંથી જેમ તેમ કરીને બધા સંસારી વ્યવહારનો ઉકેલ લાવતા લાવતા મોક્ષે લઈ જવું એ છે અને અજ્ઞાશક્તિ નિરંતર શો પ્રયત્ન કરે છે એ સંસારની બહાર ના જવા દે આમાં આત્માને કંઈ જ કરવું પડતું નથી અજ્ઞા કે પ્રજ્ઞા એ ખુદની શક્તિ નથી પણ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સથી ઊભી થઈ જાય છે જ્ઞાની પુરુષનો છેલ્લો સંયોગ ભેગો થાય ને જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે પ્રજ્ઞા ઉત્પન્ન થાય ને મહીએ નિરંતર વારે ઘડીએ ચેતવ ચેતવ કરે તે આપણને એમ થાય કે આ નવું કોણ પેઠું છે અમે શુદ્ધાત્મા આપીએ છીએ ત્યારે તમારી મહી પ્રજ્ઞાને બેસાડી દઈએ છીએ જેમ ભરત રાજાને પંદર પંદર મિનિટે નોકરો ભરત ચેત ભરત ચેત એમ ચેતવતા હતા તેમ આ પ્રજ્ઞા પછી તમને ચેતવ્યા કરે પણ આ કાળમાં તમે જ દોઢસો રૂપિયાની નોકરી કરતા હો ત્યાં ચોવીસે કલાકના ત્રણ નોકરો શી રીતે રાખો તેથી અમે તમને મહી ચોવીસે કલાકનો નોકર બેસાડી દઈએ છીએ તે પ્રજ્ઞા જ તમને ક્ષણે ક્ષણે ચેતવે છે બહારની કોઈ ફાઇલ આવી હોય તો પ્રજ્ઞા હાજર થઈ જાય છે અને જ્ઞાન વાક્યો હાજર કરી જાગૃત કરાવે છે અને ફાઇલનો સમભાવે નિકાલ પણ એ જ કરાવે છે પ્રજ્ઞા એ તો આત્માનું એક અંગ છે તે આત્માનો અને બહારનો સાંધો કરાવે છે શુદ્ધાત્મા તો શુદ્ધ જ છે પણ પ્રજ્ઞા શું કરે છે કે વ્યવહાર વ્યવહારમાં રહે અને તહેવાર તહેવારમાં રહે ને પોતાને શુદ્ધતામાં રાખે પ્રજ્ઞા તો નિરંતર સંસારમાંથી કાઢ કાઢ કરે ને મોક્ષ ભણી લઈ જાય આત્માના અનંત પ્રદેશો છે તે બધા ઉપર આવરણ છે તમને જ્ઞાન આપ્યું છે તે દાડે દાડે આવરણ જેમ જેમ તૂટતા જાય તેમ તેમ પ્રકાશ વધતો જાય દોષો દેખાતા જાય અને જેટલા દોષો દેખાયા એટલા નાસી જાય આ તો આખું દોષોથી ભરેલું પૂતળું છે ને બધા દોષો પૂરા થાય પછી મોક્ષ થાય જ્ઞાન મળ્યા પછી નરસિંહભાઈ અને તમે પોતે જુદા પડી જાઓ પછી પ્રજ્ઞાથી નરસિંહભાઈના દોષો દેખાતા જાય જેટલા દોષો દેખાયા એટલા એ જાય જ્ઞાન ના હોય તો નર્યા દોષો ગ્રહણ જ થતા હતા ના ઘાલવા હોય તો એ પેસી જતા હતા હવે જ્ઞાન પછી દોષો છૂટતા જાય ને જેટલા દોષોએ વિદાયગીરી લીધી એટલા વિતરાગ થવાય અંતે પરમાત્મા સ્વરૂપ થવું જોઈએ પણ આત્મ સ્વરૂપ થયા વગર સાચી સમજશક્તિ ના આવે વીતરાગો આત્મસ્વરૂપ થયેલા અને તેથી સમજી કરીને દોષોનો નિકાલ કર્યો ને મોક્ષે ગયા કેવળ જ્ઞાનના અંશના ભાગને પ્રજ્ઞા કહીએ છીએ એક એક આત્મામાં આખા બ્રહ્માંડને પ્રકાશવાની શક્તિ છે એટલે આ ખોખામાંથી નિરાવરણપણે નીકળે તો આખા બ્રહ્માંડને પ્રકાશવાની એકે એક આત્મામાં શક્તિ છે આ વેદાંતિઓ તેથી જ કહે છે ને કે આત્મા સર્વવ્યાપી છે પણ સર્વવ્યાપી તે કઈ રીતે આત્માનો પ્રકાશ સંપૂર્ણ સર્વવ્યાપી છે અને એ સંપૂર્ણ પ્રકાશ થયા પછી આત્મા અહીં શા માટે ખીચડી ખાવા બેસી રહે પછી તો એ સિદ્ધ ક્ષેત્રે જતા રહે છે પોતે પોતાની આખા બ્રહ્માંડમાં પ્રકાશવાની જે સ્વસંવેદન શક્તિ છે તેને કેવળ જ્ઞાન કહે છે અમે જ્ઞાન આપ્યા પછી રાત્રે જે અનુભવમાં આવે છે તે સ્વસંવેદન શક્તિ છે દેહ છે તેથી તેના આધારે સ્વસંવેદન કહીએ છીએ નહીં તો વેદના જ ના હોય ને પરાયું છે તે ક્યારે પોતાનું ના માનવા દે અને પોતાનું છે તે ક્યારે પરાયું ના માનવા દે તે પ્રજ્ઞા સત્સંગથી પ્રજ્ઞાશક્તિ ખીલે કિંચિત પરભારી ચીજ પોતાની ના મનાય તો તે પરમાત્મા છે પોતાનું અને પરાયું છૂટું રાખવાની શ્રદ્ધા છે પણ વર્તનમાં નથી તે પ્રજ્ઞા છે એવી શ્રદ્ધા એ જ પ્રજ્ઞા છે અને એવું વર્તન એ જ આત્મા છે એ જ ચારિત્ર્ય છે વર્તન એટલે આત્મા અને અનાત્માને એકાકાર ના થવા દે તે બંધ શેનાથી પડે છે અજ્ઞાનથી અને મોક્ષ શાનાથી થાય પ્રજ્ઞાથી આત્મા પ્રાપ્ત થયા પછી પ્રજ્ઞા ઉત્પન્ન થાય તે રિયલ અને રિલેટિવ બંનેનું સંભાળે અજ્ઞા શું કહે છે કે મેં કર્યું મેં ભોગવ્યું ત્યારે પ્રજ્ઞા શું કહે છે કે હું કરતા નથી પેલાએ ગાળ ભાંડી તો એ કરતા નથી પ્રજ્ઞા ઉત્પન્ન થયા પછી રાગ દ્વેષ નીંદી ન ખાય આત્માને કશું કરવું પડતું નથી આ અજ્ઞા એ શબ્દ અમારે મહીથી સ્ફુરેલો છે અમે નવો ઉમેર્યો છે આ તો પ્રજ્ઞાને સમજાવવા અજ્ઞા શબ્દ મૂકવો પડ્યો નહીં તો પ્રજ્ઞાને સમજનારો જ અજ્ઞાને જાણે ક્રમિક માર્ગમાં જ્યાં અહંકાર શુદ્ધ કરતાં કરતાં જવાનું ત્યાં બધું મનથી કરવું પડે છે આ અક્રમ માર્ગમાં પ્રજ્ઞાદશાથી બધું થાય છે આત્માના પ્રજ્ઞાભાગથી બધું થાય છે અજ્ઞાભાગથી પ્રવેશ થયો અને છુટકારો પ્રજ્ઞાભાગથી થાય છે આ તો કયા ભાગથી પ્રવેશ પામ્યા એ સમજાય તો છૂટવાનો માર્ગ જળતો જાય જે શક્તિ તને સંસારમાં અથાળ અથાળ કરે છે એને ઓળખ તો પ્રજ્ઞાશક્તિ ઓળખાય અગ્ન તે ચોર્યાસી લાખ યોનિમાં ભટકવાની વસ્તુ છે કાર્યરૂપે સ્થિત અગ્નદશાથી સંસાર ઊભો થાય અને કાર્યરૂપે સ્થિત પ્રજ્ઞાથી સંસાર વિલય થાય આત્મા પ્રાપ્ત કર્યા પછી બુદ્ધિનો આધાર તૂટે ને પ્રજ્ઞાધારી થાય જ્ઞાન ટોપ ઉપર આવે ત્યારે પ્રજ્ઞાધારી કહેવાય જે ડાયરેક્ટ અમારાથી મળે બે શક્તિમાંથી બીજી અજ્ઞાશક્તિ પોતે અહંકાર કરીને ઉતારી લીધી છે હું કરનારો છું કહીને હવે આ અજ્ઞાશક્તિ દરેકની સ્વતંત્ર હોય દરેક જીવને તે લાગુ થાય છે અને અજ્ઞાશક્તિ બધી ભેગી થાય ત્યારે વ્યવસ્થિત શક્તિ ઉત્પન્ન થાય દરેકને અજ્ઞાશક્તિ હોય દરેકને કપાળે રેગ્યુલેટર ઓફ ધ વર્લ્ડ રહેવાનું તેથી સાથે બધું કામ થયા કરવાનું એટલે આમાં તમારે પોતે કશું કરવું પડે એમ નથી વ્યવહાર એની મેળે ચાલ્યા કરશે આ માણસની આંખમાં કેમ કરીને લાઇટ રહે છે અને કેમ કરીને જતી રહે છે એ કોણ જાણે આ ડોક્ટરો તો નિમિત્ત છે એ શું બચાવે જો ડોક્ટર બચાવનારો હોય તો એની માં મરી ગઈ બાપ મરી ગયો એ બધાને બચાવને આ જગત વ્યવસ્થિત શક્તિને આધારે ચાલે છે તે તમારો વ્યવહાર પણ એનાથી ચાલ્યા કરશે અજ્ઞાશક્તિથી જગતની અધિકરણ ક્રિયા ચાલ્યા કરે ને એ ક્રમિક માર્ગમાં ઠેઠ સુધી રહે છે અને છેલ્લે જ્યારે પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય ત્યારે અજ્ઞાશક્તિ વિદાય લે છે અને એ પ્રજ્ઞા જ ઠેઠ મોક્ષે લઈ જાય છે અહીં અક્રમ માર્ગમાં જ્ઞાન મળતાની સાથે જ પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે પછી તમારે કશું જ કરવું ના પડે એ પ્રજ્ઞા જ કામ કર્યા કરે આ પ્રજ્ઞા શાનાથી ઉત્પન્ન થાય છે સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સના આધારે અને એવા એવિડન્સ ઊભા થાય તો સિદ્ધ ભગવાનને પ્રજ્ઞા ઊભી થાય પણ ત્યાં એવા એવિડન્સ ઊભા થાય જ નહીં અને અહીં તો સમસરણ માર્ગ છે એટલે નિરંતર સંયોગોના ભીડાથી અજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય અને જ્ઞાની પુરુષનો જો યોગ મળે તો પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય છે અને અજ્ઞાશક્તિ વિદાય લે છે